એ બે માં ફેર તો પડે ને આવે ત્યારે તે વખતે એમ કે એનું બીજ ત્યાં પડે છે પછી આગળ પછી એમ કે ફૂટે છે હા તો ટાઈમ બગડે છે આપડે તો અજ્ઞાની માટે લખેલું છે બરોબર સમજે સમજી લગન વિચાર આવે છે વગર વિચારે આટલી પ્રિજિડિયસ હોય છે આટલા પીરિયડ હોય શકે હોય શકે એટલે એ હજુ અટકી જાય કામ નીકળી જાય બરાબર પૂર્વગ્રહો ચાલુ ચાલુ રહે પૂર્વગ્રહ ચાલુ રહે સારી હોય સારી કે નહીં તો સારી લાગે કડી થોડું ઓછું થાય કડી ખાતા ખારી હોય પૂછે કેવી કડી છે નહીં તો પાણી રેડે જોડે બેઠા છે કોઈ પૂછે કડી કેવી છે અભિપ્રાય ના કહેવાય જ્ઞાન થયું કેવાય બરોબર જ્ઞાન નું જ્ઞાન શું છે સારી છે જ્ઞાન સાચું તો આપણે એને એક જાતનું ઉપનામ આપતા એવું કહીએ વાણી અને લેંગ્વેજ એ બે માં શું ફેર વાણી અને લેંગ્વેજ બે માં શું ફેર વાણી અને લેંગ્વેજ પહોંચે છે વાણી એટલે ભાષા ભાષા એ બસો શબ્દ ઉપર થયેલું છે બસો પુસ્તિક વાણી એ પુસ્તિક વાણી એટલે ભાષા લેંગ્વેજ એટલે ભાષા હા લેંગ્વેજ એટલે ભાષા ભાષા એટલે બસો બસો ભાષા થયેલી વાણી એ શીખ એક નું એક જ બધું જીભને પકડો. મહેશ તો પરિણામ જ એટલે એવું બોલે ના, એટલે પ્રોફેસર શું ભણ્યા? એટલે પ્રોફેસર ને પૂછ એટલે એને જરા ચાલો થાય કે હું જરા પ્રોફેસર પણ કરું એમ. વાણી એ કહેવાય ભાષા એ કહેવાય ના, વાણી શું છે? અને ગાય નહીં કોઈ કે ગાયું એમ કે કારણ કે એમાં એને તમારે કળાપૂર્વક એમ બધા પંખો હોય તો ના ખાઓ આ પંખો હોય તો ના ખાઓ હા હેન્ડલ પડે એ પડે અહીંયા કાતર પડે હું છપ્પન ની સાલ સુધી પંખો નતો રાખ્યો છપ્પન નું બધા બે તમારે ના જોઈએ તમે તપસ્વી પૂછતા આવે પણ અમારે જોઈ ના જોઈએ તમે ગાલો ભાઈ તો હું ટાળો થઈ ગયો ત્યાર પછી આ અને અમદાવાદ જઈએ છીએ પેલું કરે છે દાદાની માર તો ઉતરાણ છે એટલે પેલું એર કન્ડિશન કઈ નાખે એને ખબર નથી કે એર કન્ડિશન મત જરૂર નથી મારે એવું એર કન્ડિશન જોઈએ છે કે તારે કે એર કન્ડિશન હોય તો પાછું સત્સંગમાં જતી વખતે તો મોટી એર કન્ડિશન હોય ને એવું જોઈએ એ તો બહાર નીકળ્યા પાછું પાછું તક થકતું આપણે ઠંડામાં બહાર નીકળે શું થાય બહાર શું થાય ડગધગ તો અંગારા જેવું લાગે તેથી ભગવાને કહ્યું કે તાતા ચીડિયા ના થશો તાતા ચીડિયા અને તાતા ચીડિયા કેવા બાવીસ પ્રકારના પરિચય સહન કરવાનું તે તો હું ના પાડું તમને કે એ કહું તમે બધા ગભરાઈ જાઓ એના કરતા ના કહું સારું છે આ તાપ છે આ છે અન્ય છે ના વધારે શું કહીએ પણ શરીર સુખ ખોરે છે ને દરેક જીવ માત્ર સુખ ખોરે છે ને બાજુ આપણે ના કરવાનું આપણે અંદર સુખ મળ્યું છે ના મળ્યું તે બહારનું પડે ના મળ્યું ત્યારે ના જેને શું અંદર ના મળ્યું હોય એને ના અંદર મળ્યું હોય મહેતા સાહેબ કે મહેતા સાહેબ કે અંદર મળ્યું હોય તારે અંદર મળ્યું હોય ના મળ્યું તેને કહેવાનું નથી અમારું કોફા મારતો જ આમ કેટલાક જતા રાજ એ તો આવ્યો જો જતો ના એવાનો ભોગવી લે તો ગયો પરવટ પણ માણસ માં ભગવાન બાવીસ પ્રકારના પરિચય લખી દો ને લખી હે હા એ તો તમને કેતો ના તો હું તમને જ નહીં ફક્ત તમારે રાખતું ને આવું જાય ભાઈ આ કાળમાં તને કોટ આવે કોઈ અને તમારો ઉપયોગ અંદર રહે છે નહીં ઉપયોગ કરી બહાર ને બહાર બનાવી જ્યાં કભાર થાય ઉપયોગ બહાર બહાર રહે છતાં પંખો ચાલતો એને બંધ ના કરજો પણ એને નહીં આ આમાં દુઃખ તેવું માનજો નહીં નિકાલ કરી નાખજો પણ ચૂપ તેવો માનજો નહીં એમાં ચૂક છે મારી એટલે પેલા દુઃખ છે એવું મારી એટલે એટલે ઉપયોગ બી જગ્યાએ કર્યા આ બધું અભ્યાસી થાય છે એર કન્ડિશન માંથી બહાર નીકળેલા માણસ ની સ્થિતિ થતી છે એર કન્ડિશન માંથી બહાર નીકળેલા માણસ ની સ્થિતિ શું થતી છે કે ઘટનામાં આવે છે ને બહાર નો તાપ જે હોય એના કરતા વધારે લાગે બહારનો તાપ હોય એના કરતા વધારે વખતે લાગે અરે સહન તો છેલ્લી શોધ પ્રમાણે હાર્ટ એટેક થાય છેલ્લી શોધ પ્રમાણે તો એનાથી હાર્ટ એટેક થાય છે એનાથી તો કાચમાં જેમ ક્રેક પડી જાય ને એ રીતે ક્રેક પડી જાય એક ઘરે ખબર ના પડે બધી ક્રેક થયા જ કરે હા તો એર કન્ડિશન હતું એ આ તમારે ઘોડા કરવાનું નથી આ તો રાત સમજવાની રાત સમજવાની તમે ઉપયોગ ઉઠાવ્યો ને એટલા માટે કરવાની જરૂર જ નથી ને કરતા જરા ગરમી હોતી જરૂર છે Thank you. માટે શોધખોળો આપણે પહોંચીએ આપણે બેસીએ આપણે પેલા હતા ને પેલા હલાવવાના આપડે તો પેલા હલાવવાના હતા તે રાજા નતો બીજે બધા પંખા હોય રાજા એ ચેટીઓ હોય તો પંખા ને નહીં કામ કરતો હોય પંખો અને ગુજરાત તો બધી રીતે તમને હેલ્પ કરી રહી છે બધી રીતે જયારે પવાની જરૂર સીમો પવાની આવે છે અને પછી પછીનો જેટલો નીકળવો જોઈએ નીકળવો નીકળવા દે પછી આ કુદરત જીવન જીવીએ તેના શું આ કઈ આપડે ધર્માંગન નથી આ તે ગાણના ધર્મ નિશ્ચય ને નિશ્ચયમાં રાખવો અને વ્યવહાર ને વ્યવહાર માં રાખો નીચે ને નીચે માં રાખો વ્યવહાર માં વ્યવહાર રાખો એનું નામ શુદ્ધ વ્યવહાર બે વ્યવહાર નીચે લાગુ વળગે નહીં ભગવાન એટલું જ કે છે કે વ્યવહારમાં વ્યવહારમાં કોઈને બાધક રૂપ ના થાય એવો વ્યવહાર હોવો જોઈએ કોઈને બાધક રૂપ ના થાય એવો વ્યવહાર વ્યવહાર શું છે એટલું જો સમજે તો એ મોક્ષે થઈ લઈ જાય વ્યવહાર શું છે એટલું જો સમજે તો એ આ વ્યવહાર બધો રિલેટિવ છે અને all these relative are temporary adjustment and real is the permanent adjustment વ્યવહાર એ પરાશ્રિત છે વ્યવહાર પરાશ્રિત છે અને સહયોગોનું મિલન છે અને સહયોગો પોતાના અધીન નથી વ્યવહાર પરાશ્રિત છે સંયોગોનું મિલન છે અને તે પોતાના આધીન નથી સંયોગો વ્યવહારને રિયલ માન્યો તો વ્યવહાર આવડ્યો નહી પછી હું બોલું છું તોય વ્યવહાર આવડ્યો નહીં વ્યવહારના પક્ષ ના થઈ ગયા તો એ વ્યવહાર પૂરો ચોખ્ખો થયો વ્યવહાર કેવો હોવો જોઈએ આદર્શ આદર્શ હોવો જોઈએ લોકોને એમ લાગે આ તો ઘેર ઘેર ડખા થયા કરે છે ડખો થાય વ્યવહાર કેમ કે લેવાનો અર્થ શું આપીને લો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર હું કોઈને આપતો નથી અને હું કોઈનું લેતો નથી મને કોઈ આપતું નથી અને હું મારા સ્વરૂપ ભરું છું વ્યવહાર તો લે દેવાનો વ્યવહાર છે બીજું મને તો કોઈ આપતું મારા સ્વરૂપ મારું કોઈની જોડે મતભેદ પડ્યો અને ભીત જોડે અથડાયો એ બે સરખી વસ્તુ છે કોઈ જોડે મતભેદ પડ્યો અને ભીત જોડે અથડાય સરખી એ બે માં ફેર નથી આ ભીત ની જોડે અથડાય છે એ નહીં દેખાવાથી અથડાય છે ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે આગળની સમજણ નહીં પડવાથી એને તારે મતભેદ પડે છે કે દેખાતું નથી બરોબર વિચાર્યું નથી દેખાય તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે આગળનું એને દેખાતું નથી આગળનું એને સોલ્યુશન ધરતું નથી એટલે મતભેદ પડે છે આ ક્રોધ થાય છે તે પણ નહીં દેખાવાથી થાય છે આગળ સમજણ નહીં હોવાથી ક્રોધ થાય છે કારણ કે જાણે કે આવું જ બધું આગળ ઘણું થાય છે આ ક્રોધ માન માયા લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી બધું કરે છે લોકો આ તો રડે છે તે સાચા પ્રેમ નું રડતા નથી રડે છે સાચું રડે છે સાચા પ્રેમ રડે છે ચાટ નું રડે છે આ તો પ્રેમ જ ના હોય આ તો બધી આસક્તિ જ કહેવાય પ્રેમ હોય નહીં સ્વાર્થથી આસક્તિ ઉત્પન્ન થાય સાચો પ્રેમ તો કોઈ દાડો વધે નહીં અને ઘટે નહીં ગાઢ ગોળો તો ઘટે નહીં કુલાર ચડાવો વધે નહીં એવો ચાલે જયારે તમે જાઓ જુઓ ત્યારે તમારા પર એ પ્રેમ એવો ને એવો જ દેખાય એ સાચો પ્રેમ કહેવાય વધી જાય ઘટી જાય એ તો આસક્તિ કહેવાય વધઘટ ઘરનો પ્રેમ એ પરમાત્મા છે તેથી ઘરમાં આપણે બધાની જોડે વધઘટ ઘરના પ્રેમ રાખવો પણ એમને શું કેવું કે તમારા વગર અમને ગમતું નથી પણ પ્રેમ તો વધઘટ વગરનો રાખો મળે જરા સારું બોલવું મીઠું મીઠું ભાગે ને ભગવાને કહ્યું હતું વ્યવહાર નિકાલે છે આખો વ્યવહાર જ નિકાલે છે પકડી રાખવા જેવો નથી કઈ ખોટું થઈ ગયું ઉતરી રાખતા નથી ફરી સુધારી લેવાનું એનો ઝટપટ નિકાલ કરવા જેવો છે જગત એમ જાણે કે આ ગ્રહણી છે ના ગ્રહણ કરવા જેવું તો એક આત્મા જ છે પણ એ તો ગ્રહણ કરવાની ચીજ બાજુએ રહીને વ્યવહાર ગ્રહણ થયો એવું ઘણા ખરા પેપર આયાત કરે બીજી સાહેબ લોકો અહીં ટેવાઈ ગયેલું અહીંયા આ બાજુ લોકો લોકસત્તા બીજું છે તારીખ દસ દસ ત્યાંથી ન્યુયોરા હાઈસ્કૂલ વડોદરા સાંજે ખોખા પ્રત્યે ખોખાને માની લીધું મમતા ખોખા પ્રત્યે પહેલેથી મમતા માની લીધેલી ગયા જન્મ બુદ્ધિ ના આશય મુજબ મળે ને ગયા જન્મ ના બુદ્ધિ ના આશય પ્રમાણે મળે ખોખા અસંતોષ ના પોતે પોતાના બુદ્ધિ ના હાથે મળ્યા હતી પોતાનું સ્ટેન્ડર્ડ અને મકાન મકાન સમજાતું નથી બધું આવી રીતે લાવેલો ભમો નમસ્કાર કરે ને તો તમારે આમ થાય આમ કહીએ જરા ભણવાડો કર્યું કહીએ હીરા ભગવતી તો પધરામણી હીરા ભગવતી ને ત્યાં પધરામણી તો આ કે આ મોટો વેપારી દેખો અને આમ કરી એને એમ ના કે થઈ ગયું એટલે આપણે પાછું કરીએ સારું લાગે હાથ પર ધીરે પાતરું હોય તો એને સારું લાગે બુદ્ધિ હાથે છે બુદ્ધિ નાશે ખરા દાદા ઘણી ખરો એમ કેવાય છે ને કે ભાઈ ગયા જન્મ દુશ્મન હશે આ વખતે છોકરા તરીકે વેર વારે છે બાપ નો એવું કઈ આચા હોય ને બુદ્ધિ ના એ ને તે ના કારણ કે એને કેટલા કેટલા ટકા પુણ્ય વપરાયા એટલે પાપના વપરાય ને પાપના વપરાય ને તે ના ગમતું હોય તે વહેલું આવે ના ગમતું વહેલું હા હોય તે જાય તમારી હિસાબ છે ને બધા પછી મકાન મકાન ભમવું છે એ નહીં મમ્મી ફાઇલ નથી એના માટે કીધું નહીં એ તો બધું આ છે તમારું ભાઈ મમ્મી ભાઈ નો કે બરાબર એનું પુણ્ય એટલું બધું હોય નહીં કે જેથી વહુ એના કયા પ્રમાણે ચાલે એ ભાઈ બહુ વડકણી ભાઈ છતાં એને ગમતી હોય પાછી નથી ગમતી એની બધી કહેવાય જ નહીં અંદર ખાને એને ગમતી જ ભાઈ ગમતી છે એનું કારણ કે એના બુદ્ધિના આશયમાં ચિંતે છીએ મહાન ચિંતકોને એ કે છે કેટલીક વખતે આવી એમ કે પત્ની અનુકૂળ હોય આ પ્રતિકૂળ હોય તો એમ કે એ તો વેર ભાવે વૈકુંઠ જેવું થાય ચિંતકો આ ચિંતકો બધા જે છે તેમાં ઘણા ખરામાં આવું થયેલું આ તુકારામ ને થયેલું પછી સોક્રેટિસ ને થયેલું એટલે એ લોકોને એક ખૂણો એવો હતો કે જેથી પેલી હા આ સંસારની હરેક ચીજ પોતાના ગમતી આવે ને તો માણસ પ્રગતિ ના કરી શકે પ્રગતિ ના કરી શકે અધ્યાત્મ પ્રગતિ અટકી જાય એટલે થોડી એકદમ બે ખૂણા એવા એવા જાગૃતિ કરાવે જાગૃતિ કરાવે મારી એસી વર્ષ સુધી સંસાર વિઠ્ઠો લાગતો હતો અને એક દાડ બહાર નીકળી ભયો સંસાર ખાવા દઉં વ્યવસ્થા મેળવું મારી તો આજે ખાવા લાગે ને ત્યાંથી આવું બોલો છો છોકરો આવું બોલે છે મારી મારો મામા થઈને ગાળો દે છે મોહ ઉતર્યો જે લાગ્યો મોહ છે એટલે મીઠો લાગે મોહ ને લીધે મીઠો લાગે બેભાન પણ છે ને ધંધો લાગેલો બધા અને સ્કૂલમાં મારે નંબર આવે દસમાં આવે તેરા જોડે ગોઠવણી કે દે ભોગામાં જે આત્મા છે ઘણી ના હું પૂછું અને પૂરી એટલે સ્ત્રીના કપડા પહેર્યા ને તો દેખાડે કર્યા કરતો તમે રિક્ષા બેસીને હરે રાત વિરોધાભાસ છે કે ગઈ કાઢવું બધું ગીતામાં વિરોધાભાસ વિરોધાભાસ હા ચેપ સાઈડ થઈ ગમે તે પ્રકારના દુઃખ આવે તો એ દુઃખ આપણને ના થાય એનું નામ ચેપ છે અને આપડા માર્ગ બધી ચૂત ના કરાય માસ ચૂપ થઈ શકે નહીં આપણું વિજ્ઞાન એવું છે કે માસ ચૂપ થઈ શકે ડાક્ટર બધા ખરો ભાઈ માસ વિતરાગ વાણી એટલે સર્વ દુઃખ થઈ શકે વાણી વિના અવર ને કોઈ ઉપાડે વિતરાગ ની વાણી એ રાદી પ્રતિવાદી બંનેને કબૂલ પછી કરવું ના કરવું એ વાત છે પણ એમ કે એક વર્ષ તમારી વાત સાચી છે મને હું એડમિટ નથી કરતો એડમિટ તો એની પછી દશા ઉપર આધાર એની પ્રગતિ ઉપર બધા આધાર હું તો એટલું બધું સ્ટેજ થઈ ગયેલો છું તમે સ્ટેજ ટાઈપ ભગવાન મહાવીર ના ઘરના બધા પાર્થનાથ ના ધમ પાર્થનાથ ભગવાન નવીન હજાર બે ચાર બોલ્યા બહુ વિરોધ હતો કારણ કે અઢીસો વર્ષ થયેલો અઢીસો વર્ષ થયા અઢીસો વર્ષમાં કેટલી પેઢી થાય સો પેઢી આઠ પેઢી આઠમી પેઢી ના થાય બધા ભગવાન જાણતા હતા કે આ શિક્ષણ કર ભગવાન જન્મ્યા છે એવું જાણતા જ હોય ચાર એમના પાંચ કે પાંચ કેમ પાંચ કેમ કરે કરો કોને પૂછો આ તમે ખુલાસા બહુ લોકો નાખી એમને સ્થાપન થાય ને એવું એમને થાય ને જે ચાલુ હોય તેને આગળનું જે રહી રહ્યું હોય તેમાં થવા ચાલો સત્સંગ ચાલુ એને જોવાનું આખો દડો ધ્યાન કરી દીધી ધ્યાન રહેશે પ્રધાન ની સમાધિ નથી રહેતી કાયમ ની સમાધિ નથી રહેતી હા તમારી વિચારો મારા સંસ્કાર સંસ્કાર કરનાર બધું પ્યોર વિજ્ઞાન છે પ્યોર થઈ ગયો અને આ થઈ ગયું છે એટલે મનમાં વિચાર આવે ત્યારે આપણે જોયા વિચાર આવે ભરેલો છે ત્રાહીમાં એ ગમે તો ચોખ્ખું પાણી હો કે ગુળ વાળું હો ગાતે વાળું હો પછી ત્રાહી ભરેલો માલ છે નવો આવવાનો બંધ થઈ ગયો અને જે જૂનો જવાનો ચાલુ રહ્યો એટલે આ ત્રાહીનો માલ ખાલી જે છે દસ પંદર રૂપિયા તમારા માલ કેટલું હશે નહીં હવે નવો આવે તો થઈ ગયો નવા આગળ શું કરવાનું સારી થઈ જાય છે કે જે પરમાણુ આપણે રાગે કરી બધ્યા એ વિતરાગ થી છૂટે તો જ કામ જે પરમાણુ આપણે ભેટે કરી બધ્યા એ વિતરાગ ભાવ છૂટે તરત એટલે તો રોજગાર દસતા એમનો વિતરાગ ભાવ બીજું કોઈ વિતરાગવાનો અર્થ હોતો નથી મનુષ્યોને વૈભવની જાગૃતિ નું જાગૃતિ જ નથી આજે શું કરવું એને માટે આ જીતા મારું શું એમાં ફાયદો અને શું કરું મને લાભ એનું જ જાગૃતિ થાય છે બાકી પરલોક મારું શું થશે પરલોક એની જાગૃતિ નથી એટલે ભગવાને શું કહ્યું કે આ જે બધા મનુષ્યો ઉઘાડી વાંકે ઊંઘે છે ઉઘાડી વાંકે ઊંઘે છે ખોટું નહીં કેતા મહાવીર ભગવાનના અવકાશના માણસો હોય તો આ જ્ઞાન લે અને પછી મને ભેગા ના બહુ નહીં મુખ્યતા રૂપ અને કિંચિત માત્ર સુખ ભાઈ તમે એક દિન ત્યાં એટલે સત્યવાદી જુદો કલયુગમાં આબરૂ વધારે બોજો આવ્યો તો ઊંચા મોટા પૈસા પાછા પડે તે જ લેવા ભગવાન એને પણ વિદ્યાર્થી ધ્રજ બહારી ખબર પુસ્તક વાંચે છે તરત તેને પામ્યા એ વિચાર નીકળ્યું કે આચર ધ્યાન રસ ધ્યાન બંધ થાય એ જૈન ધર્મ પામ્યા છે ત્યાં સુધી જૈન ધર્મ એ પામ્યા બીજા બધા બધા માર્ગોમાં આચર ધ્યાન રૌદ્ર ધ્યાન હોય પણ અહીં તો એટલું ડિફરન્સ હોય કે ધર્મ ધ્યાન નહીં હોય ધર્મ ધ્યાન હવે આપણે ધ્યાન રાખવું આ થયું નથી ને હા થાય નહીં હવે જે હોદામાં હોદાના ગુણ હોય તે હોદું કેવાય નહીં તો જે હોદામાં ગુણ જ નથી પિત્તના ગુણ છે એને હોદું કેમ કહેવાય વૈષ્ણવ તો વૈષ્ણવજન તો તેને કહીએ છીએ પીઠ ભરાઈ જાય પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના વાત કાચ મન નિશ્ચળ રાખે વાણી કટોટ કટોટો મન નિશ્ચળ રાખે ધન ધન ધનની ધેરી છે આ વૈષ્ણવ કહેવાય તેમ જૈનની પણ વ્યાખ્યા છે જૈન ભાઈ એક ખોલવા હિન્દુસ્તાન બહાર લગાવે એક જ જૈન ખોલવો મુશ્કેલ એની વ્યાખ્યા બધું હોવું જોઈએ એના ગુણધર્મ થઈ હોવું જોઈએ જૈન નો જૈન કેવો હોવો પછી પછી એના એરિયામાં વૈષ્ણવ કેવો હોય વૈષ્ણવ જેઠિયા જોયા હોય તેવા મારી ભગવાન શ્રેષ્ઠી કેતા શું કેતા અને આ જેસી ના થયા છે અને તે છે તે વાત કરતો તે ગયા છે માત્ર કરી ના બધા હું નોકરી કરું છું બોલું અરે આ સ્થિતિ થઈ છે વૈષ્ણવ કેવો વૈષ્ણવ જન તો તેને કહીએ છીએ પીડે પર આવી જાય પર દુઃખે ઉપકાર કરે તોય મન ના અભિમાન આણે વાત કાચ મન નિશ્ચય રાખે વાણી એવી બોલે જૈનની વ્યાખ્યા કેટલી મૂકીએ આ જૈન સાહેબ હારું આ જૈન સાહેબ મેં તો અમદાવાદમાં કહ્યું હતું એક પણ જઈ વાત મારે દર્શન કરવા ઉજમાં દેખાય આ શહેરમાં હા જઈને હું તો દર્શન કરું જઈને મને સુગંધી આવી મને પોતાનું હું તો હા પાંચ મિનિટ રહી જોને ચાર જ પ્રશ્ન પૂછું નહીં મને સમજાઈ જાય કે જઈને આપણે શું કહેવા માંગીએ છીએ કે વૈષ્ણવ જૈન વ્યાખ્યા મૂકવા ડેફિનેશન ડેફિનેશન શું કામ આ બ્રાહ્મણો એ વ્યાખ્યા હોય શું બાકી દેશથી બ્રાહ્મણ જો ક્યારે હતા હોય તો જલય બદલે બીજો થઈ ગયા ને બીજો જન્મ બીજો અવતાર જનમ હતી એટલે પેલો અવતાર હતો આ દ્વિજ છે જન્મ થયા દ્વિજ નો જન્મ અને પછી બળવો દોડાવે લાડવા સ્વીકારે આમ ના ભોગાય હિન્દુસ્તાન માં આ ખૂટે નહીં તમને કેમ લાગે છે કેવું આપણા દેશ બની શકે એમ છે અત્યારે અત્યારે બની શકે એવું જ્ઞાની પુરુષ એટલે બધી જ ચીજના વૈષ્ણવ થાય હાઈ લેવલના વૈષ્ણવ થાય શહેરના રહેતા થઈ બધા હાઈ લેવલ થઈ આત્મા થવાની મૂકે છે ગ્રહણી થવાનું નાખે છે ત્યાગી થવાનું નાખે ધંધો ચાલુ હોય આત્મા અમારે કઈ લેવા દેવા નથી થવાનું એટલું અમારે તો પાંચ આજ્ઞા અમારો એટલું જ જોવું આપે વારંવાર કહ્યું છે કે જીનનું આત્મજ્ઞાનનું એક કલાક ના તો આપણને આ મુક્તિ મળે છે એક કલાક તો એક કલાક સાંભળે શું ના મળે પણ એ પ્રમાણે રહે તો રે બીજું બધી ભરે નહીં માલ નહીં મિક્સર ના કરે દૂધપાકમાં મીઠું નાખે શું થાય દૂધપાકમાં મીઠું નાખે છે એવું કરે એટલે કલાક હવે એટલે શ્રાવક થઈ ગયો કારણ પ્રસાદ ગમે તે કરે તમને લાગતી નથી તમે શુદ્ધ થઈ ગયા પછી તથાપી જવાબદારી તમારે અને બીજાનામાં અશુદ્ધિ જોઈ તો પોતાનો અશુદ્ધ કહેવાય બીજાનામાં શુદ્ધ જ દેખાવ અશુદ્ધ ચીર દેખાય હોમો કરતા લાગે તો અશુદ્ધ થયો કે કોઈ કરતા છે જ નહીં બીજાના મનમાં માને છે ભ્રાંતિ એટલે આપડે કઈ મને ગાળો કેમ દીધી એવું આપડે સરળ વાત કરીએ કરતા તરીકે નહીં એ આરોપી ના ગણાય આપડા તરફથી એવું શુદ્ધ ઉપયોગી જ્ઞાન વિજ્ઞાન કોને ખબર પડે આ ભૂલ છે એ ને એ ફૂલા લોકો એ ગુનો કરતા આ ભૂલ છે એ કોને ખબર પડે મન બગડી ગયેલા છે લોકોને ના સમજી તો ત્યાં ત્યાં અહીંયા આગળ આવું પછી એ કોઈ જ ન રહે સંજોગોમાં હોય કે ભાઈ ભાઈ અને પછી હું તો પેલું વિચાર પાર ઉતરે ન હોય પછી આગમાં ફેફા ને તો ઓળખી જવું બનેલું છે એટલે તે કઈ કશું ના દેખાય તો હું જરા બે હું પછી હું કહું પેપર વાંચતા ને બધું જાનવર આવું જાનવરે અને આવું કહીએ ને કોઈ માણસ મેળ જ પડે નહીં એક જ દાડો પેલા શૈલેષ જોડે જે પડ્યું હોય ભાવ એવો દેખાયો એટલે આપડે તોડી નાખીએ થઈ રહ્યું તરત પોતાને આખો પાછું ફરી જાય છે તે એ ખરે કરવું શું દાદા ફરી જ જાય દાદા હાથમાં ફરી જાય ઉપર એવું થઈ જાય એટલે ફરી જાય પણ મનનું ફરી જાય આપણે મનના આપણે ધ્યેય વગરના છીએ ભગવાન છીએ એ તો મન મન તો મન નો સ્વભાવ કેવો કશું કરી પછી મરી જવાય છે તો તેથી આપણે મરી જવાના આ બેભાન ના લીધે જિંદગી બગાડી છે તરુ હવે જરા ચેતી જરા માણસ પ્રેમ દે બધા કોઈ નાખ્યા બધો પોતાનો પ્રેમ વધે નહીં ના ફાવતું હોય પ્રેમ રાખીએ પ્રેમ વધે તમને ના પવન તમારે શું દુકાન લેવાની ભાવ ને ભાવ છે ને જુઓ તમે જોતા કેસી આવે ભાવ ભાવ પોલીસ ને પહોંચાય ત્યારે ખબર પડે ભાવ કિલો સિવિલ લોકો માં તો વિચાર જવા દે લેટ ગો કરે ક્રિમિનલ માં જાય તો ખબર પડે એવા સરસ મા બાપ લોકો સમજે કે મા બાપ કેવા સરસ છોકરા સમજે મારા બાપ કરે એવું નથી કે મા બાપ ખરાબ છે એવું હોય કે શું ખરાબ છે એવું પણ કદી ભાવ જ નહીં ને આપણા શરીર પર ભાવ ના હોય તો ઠીક છે ના ભાવ હોય તો આપડે જો નહીં આ વિતરાક થઈ ગયા છે શરીર નો જન્મ આપ્યો છે એને પોતે તેને કોઈ ભાવ નહીં ધંધા ના ગમતો હોય તેને ભાવ રાખવો પડે ના ધંધા થાય સમજે છે વાત જાનવર જ સુધી ગાય નો બાબો ગાય નો ભાવ ના છે કોઈ કાઢે અને ગયા ના પછી બે છોડી અત્યારે ગયા પૂછાય તારા માટે ભાવ છોડે કરે રાત દાડા બિચારા કરે ધુરે બે ભાન છોકરાઓ કાચે દેવી ના મૂર્ખ મૂર્ખ પ્રજાતા કરતા આવું જ થાય ને આ શૈલેષ જોડે પંચર પડે શૈલેષ જોડે બંધ થઈ ગયું કાલે પેલા બીજા જોડે પંચાયત બીજા જોડે ભરત જોડે મહેશ જોડે